એ આવો આવો હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને નાગરદાસ પટેલે લખેલી વાર્તા કહેવાનો છું આ વાર્તાનું નામ છે લડાઈની નોબત નોબત એટલે લડાઈ વખતે જે ઢોલ નગારા વાગે અને લડાઈનો સંકેત મળે ને એને લડાઈની નોબત વાગી કહેવાય હો ભાઈ આ સાંભળો એક હતી ઉંદરડી એને પાંચ બચ્ચા આવ્યા પાંચે બચ્ચા એવા નાના એવા સુંદર એવા ચૂંચું ચૂંચું કરે કે જે જુએ એને ગમી જાય ઉંદરડી અને એના પાંચે બચ્ચા ખૂબ આનંદમાં રહેતા હતા એમની પાડોશમાં એક કૂતરો રહે કૂતરો ભલો માયાળુ અવારનવાર ઉંદરડી બાય બહાર જાય ત્યારે પોતાના બચ્ચા આ કૂતરાને સોંપી જાય કૂતરો એમની સાર સંભાળ રાખે એનું ધ્યાન રાખે બચ્ચાઓનું આ રીતે એક દિવસ ઉંદરડી બહાર જવા તૈયાર થઈ અને કૂતરાને બચ્ચા સોંપતી ગઈ કૂતરો તો કહે તમે તમારે જાઓ તમારા બચ્ચાને હું સંભાળીશ કૂતરાએ કહ્યું ને ઉંદરડી ચારો લેવા ગઈ ઉંદરડીના બચ્ચાને કૂતરો સંભાળતો હતો એવામાં એક જંગલી બિલાડો આવ્યો એની પૂંછડી ઊંચી હતી અને દેખાવ તો ખૂબ જનૂની હતો ઘોઘર બિલાડો એ જોઈને કૂતરાને લાગ્યું કે બિલાડો લડવા આવ્યો છે એટલે કૂતરાએ લડવાની તૈયારી કરીને કહ્યું ચાલ આવી જા બિલાડાની નજર ઉંદરડીના બચ્ચા ઉપર પડી અને એના મોઢામાં તો પાણી આવ્યું કૂતરા સાથે એ લડવા તૈયાર થયો બિલાડે છલંગ મારીને કૂતરાનું ધ્યાન બીજી બાજુ લીધું એક ઝડપથી એણે ઉંદરડીના બે બચ્ચા ઉપાડ્યા અને એક સપાટે તો ખાઈ ગયો કરતો ફરીથી કૂતરાને ભૂલાવી અને એણે એક છલાંગ મારીને ત્રીજું બચ્ચું ઉઠાવ્યું અને એને પણ કોળિયો કરી ગયો કરતો ત્રીજી વખત લાગ જોઈને બિલાડો કૂતરાની પીઠ ઉપર કૂદ્યો કૂતરો પાછો વળીને એને પકડે એ પહેલાં તો ભારે ચાલાકીથી બાકીના બે બચ્ચા ઉઠાવીને એ તો જાય રે નાઠો જાય રે નાઠો ભાગ્યો એ તો બિલાડો નાસે ને કૂતરો ભસે કૂતરો ભસે ને બિલાડો નાસે વાવ વાવ વાવ એવું બધું કરે પણ કૂતરાએ એને જવા દીધો એને હજી ખબર નહોતી કે પાંચે બચ્ચા બિલાડો ખાઈ ગયો હતો બચ્ચા મૂકીને બિલાડા પાછળ દોડવાનું કૂતરાને ઠીક ન લાગ્યું હો બિચારા બચ્ચા એકલા હતા ને પણ બચ્ચા હતા ક્યાં બચ્ચા રાખ્યા હતા ત્યાં જઈને જોયું તો એનો તો કાંઈ પત્તો જ નહીં એક બચ્ચાની પૂંછડી કપાયેલી પડી હતી બિચારી કૂતરાએ જોયું અને એને ખાતરી થઈ ગઈ કે બિલાડો લુચ્ચાઈ કરીને પાંચે બચ્ચા ખાઈ ગયો હતો એવામાં તો ઉંદરડી આવી હો ભાઈ એણે પોતાના બચ્ચા માંગ્યા મારા બચ્ચા ક્યાં ગયા કૂતરો શો જવાબ આપે એ તો પોતાના બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ગરીબ થઈને ઊભો બિચારો જે બન્યું હતું તે કૂતરાએ ઉંદરડીને કીધું પણ એ સાંભળીને એના મનનું સમાધાન ન થયું હો ઉંદરડી તો માને જ નહીં કે બિલાડો એના બચ્ચા ખાઈ ગયો છે એટલે એ તો ગઈ વનના રાજા સિંહ પાસે અને એને ફરિયાદ કરી રાજાએ કૂતરાને બોલાવ્યો અને હુકમ કર્યો ઉંદરડીના બચ્ચા પાછા સોંપી દે અરે રાજાજી આ રાણી બિલાડો જંગલી બિલાડો એ બચ્ચાને ખાઈ ગયો છે એટલે હું શી રીતે પાછા આપી શકું કૂતરાએ જવાબ દીધો તે તારું કામ બરાબર કર્યું નથી બચ્ચા તે બરાબર રાખ્યા હોત સાચવા હોત તો એ જંગલી બિલાડો સી રીતે ખાઈ જાત અરે મહારાજ જંગલી બિલાડો ઊંચી પૂંછડી કરીને લડવા આવ્યો હતો પછી મારાથી કેમ બેસી રહેવાય આ લડાઈની નોબત વાગતી હોય એટલે સુરાપુરા બેસી કેમ રહે રાજાએ તો જંગલી બિલાડીને બોલાવ્યો અને એને પૂછતા જંગલી બિલાડાએ જવાબ દીધો મહારાજ મેં તો મારી તૈયારી રાખી હતી કારણ કે આ સાહુડીના મેં એના બધા પીછોડિયા ઊંચા કરીને સાહુડીને જતા જોઈ છે આ સાહુડી એના પીછા ઊંચા કરીને જતી હતી એટલે મને લાગ્યું કે લડાઈની નોબત વાગી ચૂકી રાજાએ સાહુડીને બોલાવી એને પૂછતા સાહુડીએ જવાબ દીધો મહારાજ મારો કોઈ વાંક ગુનો નથી મેં તો કાચબાને પોતાની ઢાલ સજ્જ કરીને જતા જોયો એટલે જાણું કે લડાઈની નોબત વાગી ચૂકી છે યુદ્ધ થવાનું છે કાચબા પણ લડવા જાય છે એટલે મેં મારી તૈયારી કરી હતી વનરાજ સિંહે તરત જ કાચબાને બોલાવ્યો અને એની પાસે ખુલાસો માંગ્યો કાચબાએ જવાબ દીધો મહારાજ વાત એમ બની કે ત્રણ કરોચલાને મેં એના હથિયાર ખખડાવતા ખખડાવતા જતા જોયા એટલે મેં જાણ્યું કે લડાઈની નોબત વાગી ચૂકી છે અને સુરાપુરા લડવા જાય છે તેથી મેં મારી તૈયારી કરી આ સાંભળીને સિંહે ત્રણ કરોચલાને બોલાવ્યા અને એનો ખુલાસો માંગ્યો એટલે એમણે જવાબ દીધો કરચલાએ હો ભાઈ મહારાજ અમે તો ભમરાને ઉંદરને ડંખ મારતા જોયો એટલે જાણું કે લડાઈ થઈ ચૂકી પછી તો અમે પણ અમારા હથિયાર ખખડાવતા ચાલ્યા રાજાએ ભમરાને બોલાવ્યો ત્યાં તો સમાચાર મળ્યા કે એ તો હમણાં જ મરી ગયો છે ભમરો એ ઉપરથી રાજાએ ભમરાની બહેનને બોલાવી અને પૂછ્યું તારા ભાઈએ ઉંદરને કેમ ડંખ માર્યો એમાં મારા ભાઈનો વાંક નહોતો મહારાજ ભમરીએ કહ્યું એ ઉંદર આપનો ખોરાક ચોરી જતો હતો એટલે મારા ભાઈએ ડંખ માર્યો અને સજા કરી ઓહો એમ વાત છે સિંહે કહ્યું તો પછી ઉંદરડી બાઈ તમારે ફરિયાદ કરવા જેવું રહેતું નથી સિપાહીઓ આ ઉંદરડીને કેદ કરી લો જેલમાં પૂરો આ બધી પંચાતનું કારણ એના જ ઘરમાંથી ઊભું થયું છે રાજ દરબારમાંથી ખોરાકની ચોરી કરવી અને પાછું ફરિયાદ કરવા આવવું એ કેટલું ખરાબ કહેવાય રાજાનો હુકમ સાંભળીને ઉંદરડી ડઘાઈ ગયો આવું થશે એવી તો એને કલ્પના પણ નહોતી તેણે તો રાજાને ખૂબ વિનંતીઓ કરી પણ બધી વિનંતી નકામી ગયો મને જેલમાં ના પૂરો મને કારાવાસમાં ના પૂરો પણ રાજા તો સાંભળે છે ને રાજાજીના બે સિપાહીઓ શિયાળ હતા એ શિયાળો આવીને તરત પહોંચી ગયા અને ઉંદરડીને પકડી ગયા ઉંદરડીએ ભાગી જવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એ તો કાંઈ ફાવી જ નહીં ભાઈ બે માના એક સિપાહીએ તરાપ મારીને ઉંદરડીને પકડી લીધી અને પોતાના મોઢામાં એની પૂંછડી ઝાલીને ઉંદરડીને લટકતી રાખી ઉંદરડીના બિચારીના બચ્ચા ગયા અને અધૂરામાં પૂરી કેદ મળી જેલમાં પૂરી પણ કેદખાનામાં જતા જ એના આનંદનો પાર ન રહ્યો એના પાંચે બચ્ચા ત્યાં હતા અરે ભાઈ વાત એમ બની કે બીજી એક ઉંદરડી મરી ગયેલી અને એના પાંચ બચ્ચા મા વિના મૂંઝાયા કરતા હતા એમણે આ ઉંદરડી જોઈ એટલે એને વળગી પડ્યા ઉંદરડી પણ એમ સમજી કે એના પોતાના બચ્ચા પાછા આવ્યા છે એ તો રાજી રાજી થઈ ગઈ ભાઈ બોલો લો મજા પડીને ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો